જ્ઞાનીની પૂંઠે પૂંઠે વિતરાગોએ કહ્યું છે કે મોક્ષ માટે કશું જ કરવા જેવું નથી માત્ર જ્ઞાનીની પૂંઠે પૂંઠે વયા જજો એમની પૂંઠે સિગારેટ પીએ તો હા પીજો એમની હાજરીમાં સિગારેટ પણ પીજો પણ જ્ઞાનીની પૂંઠે વયા જજો એમનો હાથ ના છોડશો કહે છે જ્ઞાની કોને કહેવાય જેને આ જગતમાં કશું જ જાણવાનું બાકી ના રહ્યું હોય તે જ્ઞાની જાણવાનું જેને બાકી રહ્યું હોય તેને આપણે જ્ઞાની કહીએ ને પછી આપણે તેને જે ઘડીએ પૂછીએ ત્યારે એ ઘૂંટાયા કરે સાહેબ શું કરે મહી ઘૂંટાયા કરે પછી આપણને શાસ્ત્રના ટબ્બા દેખાડે અલ્યા ભાઈ શાસ્ત્રને શું તોપને બારે ચઢાવવું છે અહીં આગળ શું કરવા ટબ્બા દેખાડે છે મહીંથી તું બોલને મહી મરેલો છે કે જીવતો તે બોલને જો મહી જીવતો છે તો બોલ મહીંથી પણ આ શાસ્ત્ર શું કરવા વચ્ચે લાવે છે શાસ્ત્ર એ તો બોર્ડ છે સ્ટેશને ઉતરવાના બોર્ડ છે બોર્ડની કંઈ હરઘડીએ જરૂર પડે ખરી એની તો કોક દાડો જરૂર પડે એટલું જ જાણવા કે ભાઈ કયું સ્ટેશન આવ્યું તો એ કહે કે ભાઈ પેલું બોર્ડ દેખાય દાદર તે શાસ્ત્રો તો દાદર છે શાસ્ત્ર તો ઇટસેલ્ફ બોલે છે ગો ટુ જ્ઞાની એ નિશાની બતાવે છે જો સંસારમાં કોઈ ઊંધો માર્ગ જોઈતો હોય જગતના વિષયી સુખો જોઈતા હોય તારે અહંકારનો ભોગવટો કરવો હોય તો ભગવાન કહે છે કે શાસ્ત્રો વાંચ અને ત્યાગ કર તપ કર જપ કર તને જે અનુકૂળ આવે તે કોઈ પણ તપ જપ લઈ લે એક સબ્જેક્ટ લઈ લે એ સબ્જેક્ટનું ફળ તને મળશે દેવગતિમાં અગર તો મનુષ્યમાં સારો અવતાર થાય બીજું થાય ત્રીજું થાય ભગવાનના સબ્જેક્ટોનું આરાધન કર્યું માટે કંઈક ફળ તો મળે ને ભગવાને મોક્ષને માટે નિર્વિષયી માર્ગ કહ્યો છે એમાં તપ ત્યાગ જપ કે જે બહારના વિષયો છે એવું કશું છે નહીં વિતરાગો એટલે બહુ ડાયા માણસો મોક્ષનો માર્ગ સરળમાં સરળ સહેલામાં સહેલો વિતરાગો આપીને ગયા બીજા બધાએ મોક્ષનો માર્ગ ગૂંચવી ગૂંચવીને ભૂલ ભૂલામણી રૂપે મૂક્યો છે તે ભૂલ ભૂલભૂલામણી કેવી કે એક ફેરો મહી પેઠો તો ફરી નીકળે નહીં એમાંથી છટકાય એવું છે નહીં વિતરાગના માર્ગમાં આટલીએ પોલ નથી રાખી કારણ કે વિતરાગો તો બહુ જ ચોખ્ખા જેને કંઈ જોઈતું નહોતું પ્રપંચ નહોતો જેનામાં રાગ નહોતો જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા જ નહોતી એવા વિતરાગ હતા